એ આવો આવો મારા નાનકુડા એવા ઠાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો પદ્મનાભ વાર્તા સાંભળે છે અને એની સાથે એની બેન નચિકેતા દેવી પણ છે અને ધર્માદિત્ય ભાઈ છે આવો આવો પદ્મનાભ ભાઈ નચિકેતા દેવી ધર્માદિત્યભાઈ આજે છે ને આજે હું તમને બધાને રતિલાલ નાયકની વાર્તા કહેવાનો છું પાછો બહુ સરસ વાર્તા છે અને વાર્તાનું નામ છે દાદાનો ડગલો દાદાની પાઘડી વાત છે દાદાજીની દાદા બહારથી આવ્યા પાઘડી ઉતારીને ખીંટીએ મૂકી ડગલો કાઢી કોટ કાઢીને ખીલે ભરાયો પલંગમાં જઈને સૂઈ ગયા એવામાં ગુણગુણ કરતો ભમરો આવ્યો પાઘડી જોઈને ભમરો તો અંદર ભરાયો ત્યાં બણબણ બણબણ બણબણ કરતી માખી આવી પાઘડી દેખીને અંદર જવાનું મન થયું માખીએ પૂછ્યું પાઘડી પાઘડી આવું આ ઘડી અંદરથી ભમરો બોલ્યો કોણ તું માખી બોલી ઉડતા ઉડતા થાકી હું બણબણ માખી ઉડતા ઉડતા થાકી હું બણબણ માખી ભમરો બોલ્યો ભલે આવ માખી બોલી તું કોણ ભમરો તો કે પાઘમાં પૂરાયો હું ડાયો ડમરો ગણ ગણ ગણ ગણ ભમરો નથી એકલ પેટો ભલે થાય તારો ભેટો માખી તો અંદર પેટી ત્યાં ચૂંચું ચૂંચું ચૂંચું કરતો ઉંદર આવ્યો પાઘડી દેખીને અંદર જવાનું એને મન થયું ને પૂછ્યું પાઘડી રે પાઘડી આવું આ પાઘડી રે પાઘડી આવું આ ઘડી અંદરથી જવાબ મળો આવ ભલે આવ પણ તારી જાત જણાવ ઉંદર બોલો દોડી થાકો સુંદર ઊંચું ચું ચું ચું ઉંદર ભમરાએ અને માખીએ ઉંદરને અંદર લીધો ત્યાં તો ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉ એમ કરતો દેડકો આવ્યો પાઘડી દેખીને એનો જીવ તો લલચાયો અંદર જવાને પૂછ્યું પાઘડી રે પાઘડી આવું હું આ ઘડી અંદર તે જવાબ આવ્યો આવ ભલે આવ પણ તારી જાત જણાવ દેડકો તો કે થાકો મારી કૂદકો ઊંડરાવ ઊંડરાવ દેડકો ભમરાએ ને માખીએ અને ઉંદરે દેડકાને અંદર લીધો ત્યાં ચી ચી ચી ચી કરતી ચકલી આવી પાઘડી એને મનથી ભાવી એને તો અંદર જવાનું મન થયું ને પૂછ્યું પાઘડી પાઘડી આવું આગડી અંદરથી જવાબ મળ્યો આવ ભલે આવ પણ તારી જાત જણાવ આવ ભલે આવ પણ તારી જાત જણાવ ચકલી બોલી થાકી બધે ફરી ફરી ઊંચી ચી ચકલી થાકી બધે ફરી ફરી ઊંચી ચી ચકલી ભમરાએ માખીએ ઉંદરે અને દેડકાએ ચકલીને અંદર લીધી ત્યાં તો એમ કરતી બિલાડી આવી પાઘડીની જગ્યા બિલાડીને ગમી ગઈ ને અંદર જવા એણે રજા માગી પાઘડી પાઘડી આવું આ ઘડી અંદરથી જવાબ મળો આવ ભલે આવ પણ તારી જાત જણાવ બિલાડી બોલી દેખી ઉંદર મારું બોલું દેખી ઉંદર મારું બોલું ભમરાએ માખીએ ઉંદરે દેડકાએ અને ચકલીએ અંદરથી કહ્યું ઉંદરને તું મારે એ અમને ન ભાવે બિલાડી બોલી જોઈએ મારે દર બતાવો બીજું ઘર ઉંદરે કહ્યું જો પેલો ડગલો એને ગજવે ઘર કરો એના ખિસ્સામાં ઘર કરો ડગલો પડ્યો બિલાડી તો દાદાના ડગલાના ખિસ્સામાં ભરાણી દાદાના કોટના ખિસ્સામાં ત્યાં કરતો ડાઘ્યો કૂતરો આવ્યો દાદાના ડગલામાં બિલાડીને એણે બેઠેલી જોઈને એને અંદર બેસવાનું મન થયું પૂછ્યું ડગલા રે ડગલા અંદર કરું પગલા અંદરથી બિલાડી બોલી આવ ભલે આવ પણ તારી જાત જણાવ કૂતરો બોલો બિલાડીને ખાવ કરું વાવ વાવ બિલાડી બોલી તું બિલાડીને મારે એ મને ન ભાવે કૂતરો તો કે મારે જોઈએ ઘર બહુ કરી હરફર બિલાડી કે ભલે ત્યારે પેશ પણ બીજે ગજવે બેસ બીજા ખિસ્સામાં બેસ ભાઈ કૂતરો તો દાદાના ડગલાના બીજા ખિસ્સામાં ભરાણો ત્યાં હુપ હુપ હુપ એમ કરતા કરતા બંદર આવ્યો દાદાને ઊંઘતા જોયા બધે નજર કરી વાંદરાએ પાઘડી જોઈ ડગલો જોયો વાંદરાએ દાદા જેવો વેશ બનાવ્યો પાઘડી પહેરી ડગલો પહેરો બંદર આમ ચાલો બંદર તેમ ચાલો પછી વોટથી કિસ્સામાં હાથ નાખ્યો ડરીને મ્યાઉ મ્યાઉ મ્યાઉ એમ કરતી બિલ્લી ભાગી બંદરે બીજા કિસ્સામાં હાથ નાખ્યો અને ડરીને વાવ વાવ વાવ વાવ વાવ કરતા કૂતરો ભાગ્યો નાચ કરવા બંદરે પાઘડી માથે હાથ મૂક્યો અને અંદરના પ્રાણી બધાય તે ગભરાયા ને ભાગ્યા ગણગણ કરતો ભમરો ભાગ્યો બણબણ કરતી માખી ભાગી ચૂંચું કરતો ઉંદર નાટો ડ્રાઉ ડ્રાઉ કરતો દેડકો ઠેક્યો અને ચીંચી કરતી ચકલી ઉડી ફર ફર અને દાદાના નસકોરા બોલા ત્યાં તો ડગલો ને પાઘડી મૂકીને બંદર નાટો સર સર કરતો રહ્યો એકલો વાયરો ફર ફર ફર ફર ફર ફર અને ભાઈ બધા દાદાનો ડગલો ને દાદાની પાઘડી મૂકીને ભાગ્યા તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને પદ્મનાભભાઈ ધર્માદિત્યભાઈ નચિકેતા દેવી ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો